ધર્મ ધ્યાનના ચાર પાયા ભગવાને કોને ધર્મ ધ્યાન કહ્યું હતું ભગવાને આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ જ તપ એમ કહ્યું હતું ભગવાને ધર્મ ધ્યાનના ચાર પાયા કહ્યા ભગવાનની આજ્ઞા સાચી જ છે એમ માનવામાં આવે તો તેને ધર્મ ધ્યાનનો પહેલો પાયો અર્થાત આજ્ઞા વિષયમાં આવી ગયો બીજો પાયો એટલે કે ક્રોધ માન માયા લોભ એને ન હોય એવું રહે એટલે અપાય વિષયમાં આવી ગયો સામાએ ઢેખાળો માર્યો તે મારા પોતાના જ કર્મનો ઉદય છે એવું રહે એટલે ત્રીજો પાયો એટલે કે વિપાક વિષયમાં આવ્યો કહેવાય અને ચોથો પાયો એટલે સંસ્થાન વિષય તે ચાર લોક છે તેની હકીકત સમજી જાય તો ધર્મ ધ્યાન પૂરું થાય હવે ભગવાનની આજ્ઞા સાચી છે એ તો બધા કબૂલ કરે જ છે સંસ્થાન વિષય બહુ ઊંડું ના સમજાય તો ચાલશે તેના કરતાં સમકિત પ્રાપ્ત થાય એવી કંઈ ગોઠવણ કરને એટલે એમાં બધું જ આવી જાય અને ધર્મ ધ્યાનમાં મુખ્ય પુરુષાર્થ જ ત્યાં કરવાનો છે કે આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાન ના થાય આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાન ના થાય તો પછી બાકી શું રહે ધર્મ ધ્યાન જ શુક્લ ધ્યાન તો છે નહીં માટે ધર્મ ધ્યાન જો પ્રાપ્ત કરવું હોય તો આર્ત ધ્યાનને અને રૌદ્ર ધ્યાનને ખસેડો ધર્મ ધ્યાન શેને કહેવાય કોઈ ગાળ ભાંડતો હોય તો તમને ગાળ ભાંડનારનો દોષ ના દેખાય તમારું જ્ઞાન એવું હોય કે ગાળ ભાંડે છતાં તેનો દોષ દેખાય નહીં ને મારા જ કર્મમાં ઉદયનો દોષ છે એવું ભાન રહે આને જ ભગવાને ધર્મ ધ્યાન કયું છે ઘરમાં સાસુ વળતી હોય તો આપણે સમજવું કે મને આ સાસુ જ કેમ ભાગમાં આવી બીજી સાસુઓ શું નહોતી પણ મને જ આ કેમ મળી માટે તેની જોડે કંઈ આપણો હિસાબ છે તો તો હિસાબ શાંત ભાવે પૂરો કરી લો ધર્મ ધ્યાન રહ્યું નથી આ કાળમાં ધર્મ ધ્યાન સમજતા જ નથી સમજતા હોત તો એ કલ્યાણ થઈ જાત શું અહંકારનું જોર વધારે હોય છે એટલે ધર્મ ધ્યાન ભૂલી જાય છે સમજ કોનું નામ કહેવાય કે સમજણથી પ્રવર્તન તેવું જ થાય જ્યાં સુધી પ્રવર્તનમાં ના આવે ત્યાં સુધી સમજણ પડી નથી એવું કહેવું જોઈએ સમજણનું ફળ તરત જ પ્રવર્તનમાં આવવું એ છે પ્રવર્તનમાં આવવું જ જોઈએ આપણે નાના છોકરાને કહીએ કે આ બે શીશીઓ મૂકી છે બેઉ સરખી જ છે અને બેઉમાં દવા છે બેઉમાં વ્હાઇટ પાવડર છે એક ઉપર લખ્યું હોય અમૃત ને બીજા ઉપર લખ્યું હોય પોઈઝન તો છોકરાને આપણે સમજ પાડવી જોઈએ કે આમાંથી કશું ખાઈ ના જતો આપણે અમૃતની દવા મોઢામાં નાખતા હોઈએ તો છોકરોએ જો જાણતો ના હોય કે આમાં કયું અમૃત છે ને કયું ઝેર છે તો તે ભૂલથી પોઈઝન ખાઈ લે માટે આપણે છોકરાને કહીએ કે આમાં પોઈઝન છે એટલું પોઈઝન બોલેથી છોકરો સમજી ગયો એમ કહેવાય નહીં તેને તો પોઈઝન શું છે તે સમજાવવું જોઈએ તેને સમજાવવું જોઈએ કે પોઈઝનથી માણસ મરી જાય મરી જવું શું છે એ છોકરા સમજતા નથી એટલે તેમને તે પણ સમજાવવું પડે કે પરમદાળે પેલા કાકા મરી ગયા હતા એવું થઈ જાય એવું બધી રીતે વિગતથી સમજાવવામાં આવે તો પછી છોકરો ક્યારેય પોઈઝનની શીશીને ના આડે એ અમલમાં આવી જાય અમલમાં ના આવ્યું તે અજ્ઞાન છે પૂરેપૂરી સમજ તો પદ્ધતિસર શીખેલો જ નથી કોકના દાખલા નકલ કરીને લઈ આવે તેથી કાંઈ આવડી ગયું કોઈએ દાખલા ગણ્યા હોય મેથેમેટિક્સના અને નકલ કરીને લઈ આવે તેથી કાંઈ આવડી ગયું આ બધું નકલી જ્ઞાન છે દર અસલ જ્ઞાન ના હોય બાકી કોઈ ગાળ ભાંડે અને અસર ના થાય પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે આ જ મોક્ષે લઈ જાય આટલો શબ્દ અમારું એક જ વાક્ય જો પાળે ને તો મોક્ષે જતો રહે બીજું બધું શું કરવાનું સામાયિક તો સમજતા જ નથી સામાયિક શેને કહેવું તે જ જાણતા નથી સામાયિકમાં જે ના સંભાળવાનું ના યાદ કરવાનું હોય તે જ પહેલું યાદ આવે પોતે સામાયિક લે અને મનમાં નક્કી કરે કે આજે દુકાન યાદ કરવી જ નથી તો પહેલો ધબડકો દુકાનનો જ પડે કારણ કે મન એ રિએક્શનવાળું છે જે તમે ના કહો તેનો પહેલો મહી ધડાકો થાય અને તમે કહો કે તમે બધા આવજો તો તે વખતે ના આવે તમે જો એમ કહો કે હું સામાયિક કરું ત્યારે તમે બધા આવજો તો તે ઘડીએ કોઈ ના આવે એવું છે આ બધું અજ્ઞાન સ્પંદન થયું કે ખલાસ થઈ ગયું અનંત શક્તિઓ આત્માની છે જો અમારો આટલો એક જ શબ્દ પાળે કે આપણને કોઈ ગાળ ભાંડે આમ તેમ પજવે હેરાન કરે એ બધું મારા કર્મના ઉદયથી છે સામાનો દોષ નથી સામો તો નિમિત્ત છે એમ આટલું જ જો ભાન રહેને તો તને સામો માણસ નિર્દોષ દેખાશે અને આનાથી પોતે તરી પાર ઉતરે ઠેઠ મોક્ષે પહોંચાડે અમારું એક જ વાક્ય મોક્ષે લઈ જાય એવું છે જ્ઞાની પુરુષનું એક જ વાક્ય જોઈએ મોક્ષે જવા માટે શાસ્ત્રની કાંઈ જરૂર નથી કારણ કે જ્ઞાની પુરુષ સીધો મોક્ષ માર્ગ બતાવી દે આખો એટલે વસ્તુ સ્થિતિમાં સમજવાની જરૂર છે લોકો કહે છે કે અમને જ્ઞાન છે જ્ઞાન એનું નામ ના કહેવાય જ્ઞાન તો અમલમાં આવે એને જ કહેવાય આપણને બોરીવલીના રસ્તાની ખબર છે તો બોરીવલી આવવું જ જોઈએ અને જો બોરીવલી ના આવે તો જાણવું કે બોરીવલીના રસ્તાનું આપણને જ્ઞાન જ નહોતું ભગવાનના ધર્મ ધ્યાનમાં એટલું બધું બળ છે ગજબની તાકાત છે પણ એ ધર્મ ધ્યાન સમજે નહીં ત્યાં સુધી શું કરે અને વીતરાગોએ પાછું કહ્યું કે ઉદય કર્મથી તું ભડકીશ નહીં આખો દાડો ઉદય તને હેરાન કર કર કરે તો તેનાથી તું ભડકીશ નહીં કારણ કે એમાં કોઈનો દોષ નથી